એ આવો આવો મારા વાલા વાલા બાળ દોસ્તો મારા નાના નાના ઠાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો અમરેલીમાં બેઠા બેઠા રિયાંશી બહેન વાર્તા સાંભળે છે ઓહો રિયાંશી બહેન આ તમારા વાળ તો ખૂબ સુંદર છે ને ભાઈ અરે વાહ તમે તો રોજ વાર્તા સાંભળો છો કા લો ચાલો આજે હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું બધા બાળકોને સંભળાવવાની છે આ વાર્તા આ વાર્તા પ્રભુલાલ દોશીની છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું બસ વાર્તાનું નામ છે ઉતાવળા સ્વભાવરા <laughs> ઘણા વર્ષો પહેલાની આ વાત છે સૌરાષ્ટ્રમાં આવેલા ગીરના જંગલમાં એક સિંહ રહેતો હતો આ સિંહ રાત્રે જંગલમાં નીકળતો અને પશુઓનો શિકાર કરતો અને શિકારને ખાઈને આખો દિવસ પોતાની ગુફામાં નિરાતે સુઈ રહેતો સિંહની ગુફાની નજીક એક આંબલીનું ઝાડ હતું આ ઝાડના થડમાં એક ઉંદર દર બનાવીને રહેતો હતો એક દિવસ સવારમાં ઉંદર ખોરાકની શોધ માટે પોતાના દરમાંથી બહાર નીકળો ફરતો ફરતો ફરતો એ તો પેલા સિંહની પાસે આવ્યો સિંહ તો ઘસઘસાટ ઊંઘતો હતો ભાઈ ઉંદરે ખોરાક માટે આજુબાજુમાં નજર દોડાવી પણ કશું ખાવાનું મળ્યું નહીં એવામાં એની નજર ઊંઘતા સિંહની કેશવાળી ઉપર પડી સિંહની ગરદન પરના લાંબા વાળને કેશવાળી કહે છે ઓ રિયાંશી બેન ઉંદરને થયું કે સિંહ તો ઊંઘે છે તેથી લાવને તેની કેશવાળી થોડી કરડી ખાવ તે તો ગુપચાપ સિંહની નજીક ગયો તથા ફૂંકો મારી મારીને એની કેશવાળી કરડવા લાગ્યો થોડીક કેશવાળી કરડીને ઉંદર ધરાઈ ગયો એટલે તો પાછો પોતાના દરમાં ચાલ્યો ગયો સિંહને એ વખતે તો પોતાની કેસવાળી ઉંદરે કરડી છે એની ખબર પડી નહીં <laughs> પછી તો રાત પડી એટલે સિંહભાઈ જાગ્યા પૂનમની અજવાળી રાત હતી સિંહ શિકાર કરવા નીકળો તેણે એક સાબરનો શિકાર કર્યો અને એનું ભોજન કર્યું પછી પાણી પીવા માટે તે એક ઝરણાના કાંઠે ગયો પાણી પીતા પીતા તેણે ઝરણામાં પોતાનું પ્રતિબિંબ જોયું તો એ તો ચમકી ગયો તેની ગુચ્છાદાર કેસવાળીને કે એક જગ્યાએથી કરડી ખાધી હતી જાણે આપણે વાળ કાપ્યા હોય એમ સિંહ પાણી પીને પાછો આવ્યો તથા પોતાની બોર્ડમાં જઈને સૂતો એ સૂતો તો ખરો પણ પોતાની કેસ વાળીને કાપવાની કે કરડવાની હિંમત કયા પ્રાણીએ કરી હશે તેના જ તેને વિચાર આવવા લાગ્યા ભાઈ વિચારમાં ને વિચારમાં તેને જોકું આવી ગયું ત્યાં તો પેલો ઉંદર આવી પહોંચ્યો અને અગાઉના દિવસની જેમ ફૂંકી ફૂંકીને કેસવાળી કરડવાનું શરૂ કર્યું તેણે એવામાં એક મચ્છરે સિંહને ચટકો ભર્યો એટલે સિંહ જાગીને ઊભો થઈ ગયો તરત જ પેલો ઉંદર ચૂ ચૂ ચૂ ચૂ ચૂ ચૂ કરતો નાઠો સિંહે ઉંદરને ભાગતો જોયો એટલે તેને સમજાઈ ગયું કે તેની કેસવાળી કાપનારા ઉંદર જ છે પરંતુ આ જાણીને તેને વધુ ચિંતા થઈ કારણ કે એ જાણતો હતો કે ઉંદર ફૂકી ફૂકીને કોઈ પ્રાણીને એવી રીતે કરડે છે કે ઉંદર કરડી રહે ત્યાં સુધી પેલા પ્રાણીને એની ખબર પડતી નથી વળી એક વખત ઉંદરને આવી રીતે કેશવાળી કરડીને ખાવાની ટેવ પડી જાય તો તે રોજે રોજ આવીને કરડે સિંહ ગમે તેટલો બળવાન ભલે હોય રિયાંશી બેન પરંતુ નાનકડો ઉંદરડો એના ઝપાટામાં આવે એમ નહોતો કારણ કે ઉંદરડો તો જ્યારે સિંહ ઘસઘસાટ ઊંઘતો હોય એવા સમયે જ આવતો હતો આ ઉંદરનો ત્રાસ દૂર કરવા શું કરવું એ વિશે સિંહે ખૂબ ખૂબ વિચાર કર્યો ભાઈ છેવટે તેણે એક બિલાડાની મદદ લેવાનું નક્કી કર્યું હો એ જાણતો હતો કે ઉંદર બિલાડાથી ડરતો હોય છે એટલે જો બિલાડો તેની નજીક હશે તો ઉંદર તેની કેસવાળી કરડવા આવી શકશે નહીં આવો વિચાર કરીને સિંહ જંગલમાં ફરી ફરીને છેવટે એક બિલાડાને શોધી કાઢ્યો તેને ઉંદરના ત્રાસની વાત કરી અને પોતે ઊંઘતો હોય ત્યારે પોતાની પાસે જાગતા રહીને ચોખ્ખી કરવાનું કામ કરવા બિલાડાને સમજાવ્યો આ કામ કરવા બદલ તેણે બિલાડાને દરરોજ સારી રીતે ખાવાનું આપવાનું વચન પણ આપ્યું હો ભાઈ વનના રાજા સિંહની બોર્ડ પાસે ચોકી કરવાનું કામ કરવાથી જંગલમાં પોતાનું માન વધશે તથા સિંહ પાસેથી સારું સારું ખાવાનું મળશે એ જાણીને બિલાડો તો રાજી રાજી થઈ ગયો હવે તેને શિકારની શોધમાં જ્યાં ત્યાં ભટકવું નહીં પડે એવું પણ એને લાગ્યું આથી તેણે સિંહે સોંપેલું કામ સ્વીકારી લીધું હો પછી તો બિલાડો દરરોજ દિવસે સિંહની બોર્ડ પાસે બેસી રહેતો બિલાડાને ત્યાં બેઠેલો જોઈને પેલો ઉંદર ડરતો અને સિંહની નજીક જવાની હિંમત કરતો નહીં આમ થવાથી સિંહને નિરાશ થઈ ગઈ અને બિલાડાને પણ વગર મહેનતે સારું સારું ખાવાનું મળવા લાગ્યું લો બોલો બીજી બાજુ પેલા ઉંદરને સિંહની કેસવાળી કાપીને કરડવાનું બહુ ગમી ગયું હતું બહુ ગમી ગયું હતું એટલે એને ખોરાક મેળવવા માટે બીજી જગ્યાએ ભટકવાનું ગમતું જ નહોતું ગમતું જ નહોતું બિલાડો જતો રહેશે એવી આશામાં એક દિવસ તો બીજે ક્યાંય ખોરાક શોધવા તે ગયો જ નહીં પરંતુ પછી ભૂખ્યા રહેવાયું નહીં હો એટલે પછીના દિવસે એ તો ગુપચુપ સરકતો સરકતો સરકતો સરકતો સિંહની બોર્ડની નજીક ગયો તેનો ઈરાદો છાનામાના સિંહની બોર્ડમાં ઘૂસી જવાનો હતો હરિયાનસિંહ હા તે વખતે પેલો બિલાડો બોર્ડની બહાર આંખો મીચી હોવાનો ડોળ કરીને બેઠો હતો એને જોઈને ઉંદરે માન્યું કે બિલાડો ઊંઘે છે અને તે બોર્ડમાં ઘૂસવા ગયો પરંતુ બિલાડો કંઈ ઊંઘતો નહોતો તે તો ઊંઘવાનો ઢોંગ કરતો હતો ઉંદર નજીક આવ્યો તેને બિલાડાએ બરાબર જોઈ લીધો અને જેવો ઉંદર બોર્ડમાં ઘૂસવા ગયો કે તરત જ બિલાડાએ આંખના પલકારામાં તેને ઝડપી લીધો અને મારી નાખ્યો રાત પડી એટલે સિંહ જાગ્યો તે શિકારે જવા નીકળતો હતો ત્યારે બિલાડાએ એને કહ્યું આજે આપને એક ખુશ ખબર આપવાના છે મહારાજ શા ખબર છે સિંહે પૂછ્યું તમને ઘણા સમયથી પજવતા પેલા ઉંદરને આજે મેં મારી નાખ્યો છે બિલાડાએ કહ્યું આ સાંભળીને સિંહને થયું કે ઉંદરનો ત્રાસ તો હવે મટી ગયો છે એટલે આ બિલાડાને હવે મફત ખાવાનું આપવાની શી જરૂર છે ભાઈ આથી તેણે બિલાડાને કહ્યું સરસ તે બહુ સારું કામ કર્યું હવે તારે અહીં ચોકી કરવાની જરૂર નથી તું તારા ઘરે જતો રહે આ સાંભળીને પોતે પૂરો વિચાર કર્યા વગર ઉંદરને મારી નાખવાની ઉતાવળ કરવા બદલ બિલાડાને પસ્તાવો થયો હો કે મેં બિલાડાને ન માર્યો હોત તો મને મફતનું ખાવાનું મળત પરંતુ હવે એ પસ્તાવો શા કામનો ભાઈ ધરિયાનસી બેન ઉંદરને વગર વિચારે ઉતાવળ કરીને મારી નાખવાના કારણે બિલાડાએ પોતાને કાયમ માટે મફત મળનારો ખોરાક પણ ગુમાવ્યો તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ઉતાવળા સો બાવરા <laughs> ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં આપણે બધા ખૂબ રમીશું હો આવજો